એટલે કોઈ દેખાડવામાં આવ્યો આંતરિક કોઈ આમ કર્યું તેમ કર્યું બધા ઉપસર કહેવાય એ અને પછી હાથ વીછી પડ્યા બધું બધું ખૂબ બહુ નયા વીછી ખૂબ પડ્યા હોય વીજળી એવો પડતા કે ઉપદ્રવ કે ઉપસર્ગ નહીં ઉપદ્રવ પણ બધું ઉપસર્ગમાં આવી ગયું બધું તે બે માં રક્ષા કરે સમજે તો આ બધું આટલા કલાક આટલું બધું ફળ આપે છે તો વિશેષ કલાક ને શું થાય શું ના નહી તો આમ તો અબજુ અવતાર નું ખોટ વાળવાનું છે એક અવતારમાં અત્યારે એકલું અવતાર ખોટ વાળવા માટે નહીં કાઢ્યો આ એકલો જ અવતાર ખોટ વાળવા માટે કાઢ્યો તે ખોટ ખોટ ખોટ કાઢવા માટે પૂછી જુઓ કેલ્ક્યુલેશન થાય ને અમને એસ્ટિમેટ જુઓ પૂછી જુઓ કે એનું એસ્ટિમેટ કેટલું હોવું જોઈએ કેવી રીતે તમે બતાવો કઈ જોબ હોય પ્રાર્થ કર્મ સી રીતે છૂટે એટલે અમે કહીએ કે આ ભલે આમાંથી તું બંધેલો છું પણ બંધનમાં તું છૂટો છું જે ભાગ છૂટો છે એ છૂટા ભાગથી દાદાની જોડે તું પરિચય રાખ શું કહીએ એ પરિચય આશક્તિમાં રાખેલો હોય દાદાના દાદાના વાક્યનો પરિચય કરે દાદાના નિરીધ્યાસનો પરિચય કરે દાદાના પરિચય કરે અને આમાંથી બંધેલો ના હોય તો મનમાં તે નક્કી કર કે જયારે આ બંધન મને છોડે તો બીજા બીજા બીજા કશામાં પ્રમાદ નહીં કરતો શાંત પહોંચી જવું એવું જાગૃત રાખવી પડે નહીં તો પછી બીજા જળ લે તો એ તો સાહેબ નહીં થતી કારણ કેટલાક બાબતો નિશ્ચય નિશ્ચયથી બીજી વાતો ઉડી જાય નીચે મોટા મોટી કામ કરે બધા ધ્યાનમાં રાખવા અત્યારે થોડા કલાકમાં આટલું બધું ફર્યું છે અને લોકો આખી નીતિ સાધુ ત્યાગમાં પડ્યા છે પણ કશું પામ્યા નથી અનંત અવતાર ત્યાગ કરે કશું પામે એવું આ વિક્રમ વિજ્ઞાન છે હું શુદ્ધાર file number one file number one કેતા ની હાથે આત્મા શુદ્ધ જ થઈ ગયો વનમાં શું શું આવી ગયું તે આપણે જાણીએ ફાઇલ નંબર વન દાદા ભૂલાય નહીં ત્યાર ભૂલાય ખરા દાદા તો આર્કિટેક્ટ કરતા એમનો સત્સંગ સારો રહે મને હર્ષિલાબેન નો સત્સંગ સારો રહે એ ક્યાં કરે કોકવાર ક્યારેક હા અમે બે સાથે ઓફિસમાં કામ કરીએ બોલો વાતો કરો પણ આજે બહુ સમજવાની ડિટેલ્સ બધા મળી જાય ડિટેલ્સ માં શું છે તે બધું જો અનંત અવતારની ખોટી એક અવતાર વાળા એટલું લક્ષમાં એવું બોલવું એકાદ અદાડામાં એટલે જાગ્રત જાગ્રત રહે એટલે એસ્ટિમેટ કરી આઈ મીન કરાવડાવો કહીએ કે આટલી ખોટવાળા માટે આટલું એસ્ટિમેટ જોઈએ તો આટલી ખોટવાળા માટે કેટલું જોઈએ કાલે એક એન્જિનિયર હતો તે એમને હું પૂછતો હતો કે ભાઈ નું શું ભાવનો આ તૈયારી વાળી મિક્સ આવે છે કે આટલા આટલા ડોલરનું આટલા એ આવે છે એવું હોય એવું હોય નહીં કહ્યું શું કહ્યું એટલું બધું ભાવ હોય નહીં ત્યાર પછી મારે ના ના આટલા કીધી છે આટલા કીધી પછી પાછા મને કેવા મળે દાદા મારી હું બોલ્યો મારે પોસિબલ એટલું તો હોય ને ખ્યાલ માણસ એન્જિનિયર છે અને સેક્રેમેન્ટો નું બધું એ મ્યુનિસિપાલિટી બધું એ બધું બધું પ્લાનિંગ પ્લાનિંગ બધું કામ કરાવવાનું બધું બધું દાદા તમે લેયર ની વાત કરો છો બધા લેયર્સ છે લેયર્સ બધા બધા જીવો જે છે એ ચૌદ લાખ લેયર્સ છે લેયર્સ એની અંદર આજે સંન્યાસીઓ છે એક બાજુ સંન્યાસ આશ્રમ તમે લો અને એક બાજુ ગૃહસ્થ આશ્રમ લો તો એ એ લોકો કયા લેર કેટલા લેર જુદા છે કે એ લોકો એક જ લેર ના છે કે શું છે લેયર્સમાં તો પેલા એક જાતના વિચારો એટલે સંન્યાસ એટલે જે ત્યાગ કરવાના વિચારો વાળા છે ને તે બધા ભેગા થાય ત્યારે એમને ગમે કેવું તેમાં ગ્રહ ગ્રહસ્થી જોડે થયા અને ગ્રહસ્થી જોડે રહેવાનું ના ફાવે એમને ગ્રહસ્થને ત્યાગીઓ ભેગા થયા જ ના ફાવે તમે એટલે વચ્ચે અટવાઈ ગયા ખરા વચ્ચે એવા અટવાઈ ગયા ખરા અમુક જીવો ને ગૃહસ્થમાં હોય અને મન રચતું હોય પેલામાં ગમતું હોય હા હા તો ફાવે મન સ્વરે છે તે પર ફાવે સમજ ને મનનું એડજસ્ટમેન્ટ ક્યાં છે અને પેલા સંન્યાસીમાં એનું મન છે ગ્રસ્ત હોય તો ના ભાવ કરીએ છીએ મન ક્યાં છે એના પર આધાર સંન્યાસી કોને સંન્યાસી ને અર્થ જાણશો ને જેને બધી વસ્તુઓ જ્યાં સંસાર છે એ સંસારની વસ્તુઓ જે ગૃહસ્થી છે કે જે જવાબદારીઓ છે બધી એ જવાબદારી ન લીધી હોય એટલે પોતે હાઈ સ્પીડ ની અંદર મોક્ષ તરફ જઈ શકે હાઈ સ્પીડ ઉપર પોતે પ્રગતિ કરી શકે બરાબર گ سہ لکھائی لیں کر રાજી કરી વર્ણમાં એક પછી આપડા તરફ બધા આપણા દાદા રોલ ગોલ ને જ ગોલ કેવા મળ્યું આપણને ભાઈ રોલ ગોલ ને જ ગોલ કે એટલે બધી ગોલ ની કિંમત જ ના રહી રોલ ગોલ ને જ ગોલ્ડ કે તો પછી ગોલ્ડ ની કિંમત ના રહી બોલતા નથી ના રહે રોલ ગોલ્ડ ને કે તેનો માણ અહીંયા હોય રોલ ગોલ્ડ તો આપણું ગોલ છે એક મણ હોય તો પછી એ નહીં આ મારું ભ્રમણ છે ને કે સંન્યાસી તો ઘણું વગેરે સંન્યાસ તો છે આ શરીર મારું છે એવું એને ખ્યાલ ના રહે મન મારું છે એને ખ્યાલ ના રહે એના સંન્યાસ આ બધા ત્યાગ્યો કે ત્યાગ્યો બધા ભગવાન પહેરીને ભાઈ વાઘરાય હોય છે તો બોર્ડ ખાવા માટે બોર્ડ દુકાન નું બોર્ડ મારે એટલે બાપી બાપી કે પછી વાઘરો એ તો પછી ભાઈ એ બોર કેમ કહ્યું છે બાપજી કહે બોર કઈ નાખો ને કમાઈ ખાવા માટે કોણ ધીરે આવે ને પાછું લઈ આવે અને મારા જેવા કપડા ગયો ને તે તો ગાડીમાં જવું હું હમણાં તો એકલું જવા ને ત્યારે એકલું જતો ને ત્યારે ગાડીમાં લોકો ધક્કા મારેલું આખા થઈ હતી બોર નહીં ને અને બોર ભાઈ બાપજી આવો બેહો એટલે શ્રીમદાસને કહ્યું કે જ્ઞાની પુરુષો જે જે શરીરથી પોતાને જ્ઞાન થયું છે જે શરીર બે કપડાથી એમાં ફેરફાર ના કરે ચેન્જ ના કરે નાટક નથી એમનું આ કે વેહ બદલી નાખે કારણ કોઈનો આધાર લેવો જ નથી ત્યારે એમ જગત શું કરવાનું પેલું તો બોર કમે ખાવાનું ધોળા રગડાય બોર રોવાય ભગવા કરતા ધોળા હાર સંપૂર્ણ અહિંસાને વરેલા ભાઈ એના ભાવમાં સંપૂર્ણ પણ એ અહિંસા જ છે આ જઈને બહુ જઈ રહ્યો છે દીવડા મારે નહીં ઘરમાં દાડો આખો દાડો માણસને માર માર કર્યા કરે આખો દાસ રહ્યા કરતો જાગૃતિ નો ઉપયોગ સંસારમાં કર્યો કેવું જાગૃતિ નો ઉપયોગ આત્મા માટે કરવાનો છે તેને બધે સંસારમાં કર્યો એ ભયંકર થતું કહેવાય આત્મા તો વાંક્યો મિચિન ચાલે આ બે સંસાર તો વાંક્યો મિચિન ચાલે ચાલે એવું છે જય આ બહેનો ઓળખું છું ક્યાં ક્યાંથી આવ્યા દરેક ક્યાં એના મહાત્મા તમે શું બોલો છો ના અમે બેઠા બેઠા ગમત કરીએ મારા બધા હાથ ક્યારે કહેવાય ભણી ભણી જતા ના હોય તાર હોય જુદું જુદું રહેતું હોય ને તાર હું તો ભણી રહ્યું છું બધાનું ઓળખાણ પડી દાદા તમને હવે પણ ઓળખાણ પડી તમને કે તમને ઓળખાણ પડી વડવા થઈ હું કહું એની ને ઘેર બોલાવ્યું વડવા થઈ અને તમે કહ્યું મારા નથી હવે એ તો હું કહું કહું એમ કહે બધા એ બહુ મતભેદ પડે વખત તમે મનમાં એ અકળામણ આવી ગયું કઈ જોયું હતા એમ કઈ સારું મારે ટેસ્ટ ના કરવા આવે હિન્દુસ્તાન પાકિસ્તાન જેવા ટેસ્ટ ના કરવા આવે મોટા નાના બહુ એ રાખવું નહીં મોટો થઈને માર ખાવો પડશે સમાધાની સમાધાન કરે છે ને નહી સારી ખબર ને તમારા જ્ઞાન હતા પછી એ બધું સમાધાન બહુ સારું થતું જાય છે એની મેતે તમે જ્ઞાન આપ્યું બેસી અંદર પછી એ સમાધાન એની મેતે થયા કરે છે બીજા પડી જાય ઘર બીજા પડી જાય છે આ જ્ઞાન આવે બીજા થઈ જાય નીકળી જાય ને ગાઢ પણ તો મેટનેસ જતી રહે મેટનેસ માઇનસ ની જોયેલી અને કેવું સુંદર જીવન જીવતા આવડે જીવન જીવન કળા પડે પ્રેમ હોય છે ઘરના છોકરા મને એમ થાય બાપુ તમને એક વખત મને ગમતું નથી એવું થાય તારે હું કહું ઘરના તમને બાપુ છતાં આવડ્યું છોકરો કેમ મને ગમતું તેના મહિને મજૂરી રાખે હું હોતા બહુ ગમે છે હું એ હોતા એમ ગમશે ને એટલે દાદા આમ યાદ તો રહેશે ને બધું ગમે નહીં એટલે માથે મચીને દાદા દેખાય ને કેટલો વખત રહે એટલે મનમાં ખૂબ ચોવીસ કલાક બે કલાક ચોવીસ નહીં બે થી વધારે કેટલા બે થી વધારે ચોવીસ નહીં પણ બોલો એટલે રક્ષા કરે ને જેટલો દાદા આધારે રક્ષા કરે અનંત શક્તિ વાળો દાદા આ દેખાય છે દાદા ને અનંત શક્તિ તમે કેવી શક્તિ જોયેલી અનુભવી પૈસા શું કામ આપી નાખો છો કહ્યું <laughs> ધર્મની પાસે બધે વાપરેલો હમણાં કેટલા કેટલી પાંચ પાંચ લઈને આવેલા કોઈ નથી ગઈ નઈ નફો છે તો વાપરતા નફો ખૂબ એક બે વખત કે છે કે દાદા અર્ચના શું શું બોલતા હતા દાદા મને પોપ મૂકીને રડી પોપ મૂકીને રડી કે આવું કેવું હજી તમે ધ્યાન નથી રાખતા કોણ ધ્યાન રાખશે તમે નહીં રાખો તો કોણ ધ્યાન રાખશે પછી શું ચડતી થઈ ગઈ એટલી પોપ મૂકીને રડી ત્યારથી કઈ ભગવાન ની કૃપાથી You don't believe we have lot of money. I mean, everything goes good. રડીને પછી માગણી કરે તો પછી દાદા જુએ સાચું રહી છે જૂઠું પણ દાદા બહુ પાકા શું હેતુ માટે માગણી કરે છે એ એવા દાદા પાકા હું જાણું જોડે પાડશે ગુનાવો બહુ પાકા દાદા એ પોતે કે કે હું પાડું છું એમની સાથે પાડે છે એટલે કરતા અડસઠ માં તમને મળી ને ત્યાંથી અગવડો તો હોય અગવડો તો હતી હું અડસઠ માં જ્ઞાન લીધું ને બરાબર બપડી ને રડી ખૂબ રડી દાદા દેવસ્થાન ની સામે ના એ તો જોબ પર હતા જેનો જેની પર આધાર છે તે એનો આધાર કોઈ તરફ છે નહીં પણ આધાર સંપૂર્ણ હોવો જોઈએ કેવો હોવો જોઈએ સંપૂર્ણ અનન્ય આધાર હોવો જોઈએ કેવો અનન્ય શબ્દ હવેલો શું ક્યાં હવેલો પૂરેપૂરો અન્ય અન્ય નહીં બીજો નહીં એક જ એમાં તેમાં નો આધાર તેની વાત ચાલો બહુ સારું દાદાજી છે બાકી આ ઝીણી સમજ બિલકુલ નથી ફાધર ફેરવા ગયા એક્સિડન્ટ આ દાદા કે તે વાત બરોબર નથી આમ છે આમ છે આમ છે દાદા કે છે તે આમ છે તે સાચું છે એવું તો બધું કહેવા ગયો ને તે એટલે બધા ખાસ કે આ કરવાની નથી એટલે તું જાણતા ચાલો આજે આપણે દાદાને મળીએ મેં કીધું બહુ સરસ તું જાણે દાદો જાણે મને એવું કેવા બેવા નહીં સાર એ ચિન્મયાનંદ ને વાંચતા વિવેકાનંદ ને વાંચતા he was also good philosopher બન્યો ને બધું તત્વજ્ઞાનમાં હું લવ ઉતરી ગયો એટલે ક્યાંથી દાદાને સમજે من میو من خبر ગમે તે ગંદી ચીજ ઉપર ફરિયાદ કરે ગોળ હોય ગમે તે ગંદી ચીજ હોય તેની કઈ ફરિયાદ કરે એટલે આ મનના સ્વભાવ એવું ગયા હાલના મધગંધ ઉપર ત્યાં ફરિયાદ કરે ફરિયાદ કરે શું કરું અને આપડે તો મન જે ગાડું થાય ને મન વસ્ત થઈ ગયેલું કારણ કે એ મન હરીશનું મન તે હરીશની હરેક ક્રિયા આપણે જ્ઞાતા દ્રષ્ટા છે આપણે મન સારો વિચાર કરતો ખોટા વિચાર કરતો ત્યારે આપણે જાણકાર બુદ્ધિ શું કરે ત્યારે જાણકાર અહંકાર શું કરે ત્યારે જાણકાર શરીર શું કરે ત્યારે જાણકાર એ બધાને આપણે જાણકાર તરીકે છે નાયક છે જ્ઞાતા દ્રષ્ટા છે કરતા હરીશ હરીશ ને કોણ કરતા વ્યવસ્થિત વ્યવસ્થા તાબે હવે શરૂઆત થવાની શરૂ શું કારણ શું આજે બધા બધા જ આત્મા છે બધા જ આત્મા છીએ તો પછી આવી રીતે મિશ્રણ ચેતન જે થઈ ગયું એમાં શું એને પોતે ઈચ્છા કરી એને તો ઈચ્છા છે નહીં આત્માને તો ઈચ્છા છે નહીં છતાં પછી આ બંધનમાં આવવું કેમ પડ્યું એવું નથી બંધનમાં આવવું પડ્યું નથી આ સાયન્ટિફિક સર્કમ છે એવિડન્સ છે એટલે એ એક વસ્તુ નથી આ જગત જરા સિક્સ ઇટર્નલ એ એકલો જ ઇટર્નલ હોત ને તો વાંધો નથી પણ આ સિક્સ ઇટર્નલ એટલે એક ચેતન છે એમાં છ માં અને બસ પાંચ અચેતન છે કેવા છે અચેતન એક એક રૂપી છે બીજા પાંચ અરૂપી છે રૂપી છે તે આ જેને આપણે અણુ પ્રમાણ કહીએ ને તે રૂપી છે એ રૂપી તત્વ છે કેવું રૂપી એટલે આ આંખે જેવા દેખાય છે કાને દેખાય છે બધું એ બધા અનુભવમાં આવે છે એ બધું એક જ તત્વનું અરૂપી દેખાય નહીં પાંચ બીજા અરૂપી છે એટલે દેખાય નહીં અરૂપી તત્વ દેખાય છે એટલે આ જે તત્વો છે તે નિરંતર સમસરણ વાળા હોય છે એટલે પરિવર્તન હોય એટલે ભણ્યા જ કરવામાં પોતાને ગતિમાં જ હોય સમજે ને તે હમણાં બધા ભેગા થાય ને તેને બધે જેમ સૂર્ય વાદળ અને આપણે ઘડીમાં સૂર્ય દેખાય ઘડીમાં ના દેખાય વાદળ એવું બને નહીં બધું એમાં કોઈ બીજું કોઈ ફેરફાર થયા કરે ગતિ છે ને એટલે આ ઊંધું થયું છે તેમાંથી બે વસ્તુ સાથે રહેવાથી આ બધી છ વસ્તુ છે ને પણ બે વસ્તુ અમુક અમુક બે વસ્તુ ભેગી થઈ જાય તારે નવી જાતના ગુણ ઉત્પન્ન થાય પોતાના ગુણ ગુણધર્મ છોડે નહીં બંને વસ્તુઓ અને વિશેષ ગુણો બધા ઉત્પન્ન થાય વિશેષ ગુણો ત્યાં ક્રોધ માં માયેલો ભાઈ વિશેષ ગુણ છે એને શાસ્ત્ર વ્યતિરેક ગુણ કે શું કે વ્યતિરેક વ્યતિરેક ગુણ કે શાસ્ત્રમાં વ્યતિરેક કે પણ લખનારા જાણે નહીં કે વ્યતિરેક એટલે શું તો ખબર ને એ વ્યતિરેક કહેવાય બે આ ક્રોધમાન માં એ કઈ ધ્યાના ગુણ છે આત્માના છે ચેતર છે જડના જડના મિશ્રણ મિશ્રણ થયેલા મિશ્રણ થયેલા ના એટલે જો ચેતન ના હોય તો આત્મામાં ઠેઠ મોક્ષમાં પણ હોવા જોઈએ જડના જો જડના કહેવા જઈએ તો આ ગુસ્સે શું કહ્યું એટલે આ કોના ગુણ છે વિશેષ ગુણ આત્માની હાજરીમાં આ બધા તત્વો આ જે છે તે પાવર ચેતન થાય છે એ પાવર ચેતન ના ગુણ છે કોના ગુણ છે પાવર ચેતન પાવર ચેતન એ પાવર ચેતન એ તમે પ્રતિષ્ઠિત આત્મા કહો છો તમે એમાં ચેતન બિલકુલ એ નથી છે જ હું ચેતન ભાવને પામેલું છે પાવર ચેતન બેટરીના સેલમાં કશું બીજું કશું ભરાયું છે કે વજન વધી જશે કે એવું તેવું નહીં હોય પણ પાવર છે ને વપરી જશે ત્યાં એને એવા સેલ છે સેલમાં કઈ ફેરફાર થયો નહીં એટલે આ પાવર વપરી જાય છે તે ક્રોધમાન માયેલો એને થાય છે સમજ ને એટલે ક્રોધમાન માયેલો એ વ્યતિરેક ગુણ છે પોતાના ગુણધર્મ બંનેના કોઈના નથી આ બેની હાજરીથી ઉત્પન્ન થયેલા ગુણ છે બેની હાજરી થી એટલે આત્માની હાજરી થી આ પાવર ચેતન થાય છે પાવર ચેતન ત્યાં ઉત્પન્ન થાય છે એટલે ક્રોધમાન માં લોભ એટલે શું એને એને ટૂંકાક્ષર કરીએ એને એને તો માન અને ક્રોધ એટલે હું અને લોભ અને કપટ એટલે મારું એ બે નો આ ટૂંકાક્ષરી હું ને મારું આવી થાય અને તે જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારે બે જુદી વસ્તુ પાડી દે એટલે બધું પાવર ભરાતો બંધ થઈ જાય એ તો છૂટું થઈ બસ આટલું એટલે પછી ડિસ્ચાર્જ થયા કરે જે થવાનો ડિસ્ચાર્જ થયા કરે છૂટી પાડી ડિસ્ચાર્જ થયા કરે અને ચાર્જ થવાનું થી ભરાવાનું બંધ થઈ જાય જૂનો પાવર ડિસ્ચાર્જ થાય અને નવો પાવર ભરાતો બંધ થઈ જાય સમજાય છે હા એટલે એ જીવો અમુક લેવલ પર આવેલા હોય ત્યારે તમારા દર્શન થાય અમુક છૂટું પડેલું જ હોય ત્યારે તમારા દર્શન થાય અને તમે પછી એકદમ છૂટું પાડી દો હવે એકદમ છૂટું પાડી દો પછી આગળ ડિસ્ચાર્જ પાવર કેટલા સમયની દ્રષ્ટિએ જોવા જતા કેટલા સમય રહે છૂટું તમે પાડી દીધું પછી તમે સમયમાં જુઓ સમયના સમયમાં ગણવા જાઓ તો ગણતરી કેટલી રહે કેટલી બાકી રહે પછી પૂર્ણ સ્વરૂપ ક્યારે આવી જાય કેટલો સમય કેટલો લાગે પૂર્ણ થવામાં એ તો મેં તમને કાલે કહ્યું હતું ને અસ્તિત્વ આ અસ્તિત્વ નું ભાન છે જી માત્ર કે હું કઈ છું ગાય ને ભેંસ ને બધા હું કઈ છું એવું કઈ લાગ્યા કરે ને આને કઈ પકડવા જઈએ તો હું પણ આપણને પ્રત્યેક દેખાય હોઉં અગર કોઈ ભાઈ ભવાઈ નાહી જાય કોણ કોણ નાહી જાય હું પણ હોય ત્યારે એટલે હું પણ હું છે હું અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી હું શું છું એ ભાન એટલે આપણે માણસને પૂછીએ કે હું હરીશ છું હરીશ છું ફરી પછી હું શાહ છું અરે શાહ તું આ શાહ તો જાતિ છે આ હરીશ આ નોમ છે તું નો આ એટલે એનું તું છું હું છું એવું ભાન કરાવીએ છીએ આપણે જ્ઞાન આપીએ ત્યારે એટલે થઈ ગયું વસ્તુત્વ થયું અસ્તિત્વ જયારે વસ્તુત્વ ને જાણે વસ્તુત્વ થાય ત્યારે પૂર્ણત્વ એની મેરેજ થયા કરે પણ આજ્ઞામાં રહેવું છે જ્ઞાન કાયદા બધે પાડવા છે ને જ્યાં હોય ત્યાં હવે જે કાયદા પાડે બધા દાદા તો પછી સમયની દ્રષ્ટિએ જોવા જતા કેટલો સમય કેટલો સમય બે બે જન્મ ત્રણ જન્મ ગણો તમે વસ્તુત્વનું ભાન થાય જ્ઞાન આપ્યા પછી પછી જે ડિસ્ચાર્જ છે એ ડિસ્ચાર્જ થયા કરે ચાર્જ ન થાય તમે ચાર્જ બંધ કરી દીધો પછી એ ડિસ્ચાર્જ થવાનો સમય કેટલો તમે બરાબર કાયદામાં રહેતા હો તો કેટલો આ આયુષ છે ને બધું લખેલું આયુષ પૂરું થતા સુધી ડિસ્ચાર્જ જ થયા કરવાનું છે ત્યાં સુધી ડિસ્ચાર્જ થઈ રહ્યો એમ થાય આયુષ પૂરું થઈ જાય એટલે કેટલા સમય ની દ્રષ્ટિએ જોવા જતા કેટલા બે જન્મ પાંચ જન્મ પંદર જન્મ સમય નો કોઈ સવાલ જ નથી રહેતો બીજો બધું બીજું ચાર્જ થતું નથી બીજું ચાર્જ ફક્ત અમારા આજ્ઞા પાડો છો ને એટલે થાય છે એના પૂરતા એક બે અવતાર માગી લે છે અને તે પણ ચાલુ ચડાવી કારણ કે આજ્ઞા પાડેલું નું ડિસ્ચાર્જ કેવું હોય એ તો ત્યાં આગળ તૈયાર بگلا گاڑی کرا ہوتا ہے આ આખું વ્યાકુળ લાગે છે એટલે નિરાકુરતા ખોળે નિરાકુરતા સાધુ સિનિયર કોઈ પણ પૂર્વનું મન કબૂલ કરે નહીં એટલે તીર્થંકર ભગવાન ખોરી કાઢે ત્યાં જઈ બેસી રહ્યા કે સિમુદર સ્વામી પાસે બેસી રહેશે બધા દર્શન કર્યા ખાલી એમની હવા વાતાવરણ બેસે ને તો મેં આકુરતા રાખતો પણ નિરાકુરતા એમના જેવું જ રહે અને નિરાકુરતા એ સિદ્ધ સ્થિતિનો આ એક જ ભાગ હાથ અક્ષમાંશ બાકી રહ્યો નિરાકુરતા આવ્યા પછી નિરાકુરતા થી સમજાય કે હવે આપણે મોક્ષ આકુરતા જ આકુરતા નહીં આખું જગત એ આકુર વ્યાકુળ હોય સાધુ મહારાજે હોય ને તેવામાં આમ વ્યાકુળ ના હોય આ આકુર તો હોય પણ વ્યાકુળ ના હોય આકુર હોય પણ આપણે કહીએ મહારાજ આ તમારા શિક્ષે છતાં પેલા માણસને આ એ કરતો હતો બાજતો હતો અપમાન કરતો હતો મારા ફીચર ઉપર આખું થઈ જાય અને આ તો નિરાકો તમને નિરાકરતા લાભ મળી ગયા ત્યારે તમને લાગે ને એમ કે આ કેટલી બધી આ નિરાકો નિરાકો શું કરશે ત્યાં એવું આકુર થાય નહીં નિરાકુર થાય નહીં બરોબર લાગે ને બરોબર ઓફિસમાં આવું નિરાકર લાગે ને કંપની ખોટ જાય તો એ કેમ ફૂકાય નહીં એમ શું કારણ છૂટા આવે કંપની એ પોતાના નામ પર કરે તો કઈ ભૂલ રહી જાય છે કે પેલા હુકાતી નથી હુકાય છે એ ભૂલકાઈ નાખી દઈએ આપણે શું કહ્યું કંપની વેચાતી વ્યવહાર નથી એ સાયન્ટિફિક સેટઅપ ફેરવી દે છે પણ આપણે ભૂલ ભાગી નાખી દઈએ એની એક કંપની ચિંતા નથી થતી ને આ ચિંતા છે શું કારણ ભૂલ ભક્ત ના આવડે મને તો જ્ઞાન હતું ને તે મને શું ચિંતા નહીં થાય ને ઘણા થાય જ્ઞાતો છો તો તારે બહુ ચિંતા થતી શું તે એક તો બહુ મોટું નુકસાન આવવાનું હતું અમારી એલએફટી ઓફિસ હતી ત્રાણકોર સ્ટેટમાં આપડે તો ત્રાણકોર સ્ટેટ છે હવે છે કેરાળા કેરાળા ક્યાં કેરાળા કેરાળા છેલ્લામાં છેલ્લું કન્યાકુમારી પાસે ત્યાં આગળ એલએફટી કરી એલપી ફ્રૂટ આવે છે આપડે એલપી ફ્રૂટ ત્યારે થી મોટું શહેર પડે દરિયા કિનારા પર બંદર છે તો ત્યાંની સૂંઠ મરીનો મોટો બિઝનેસ હતો મારો મરીનો મરી આવે ને કાર તેના મોટો બિઝનેસ હતો વેસ્ટ ઇન્ડિયા ટ્રેડિંગ કોર્પોરેશન કાર્ય તો ત્યાં ખોટ ભારે જવા મળી એટલે પછી નહીં ઉપાધિ થઈ એ ચાલતા તરત જ એની હારનું પાછું પાછું બેલેન્સમાં મળી ગયું કે આ ખોટ મારા એકલાની મારે એકલાની ચિંતા કરવાની છે કોને કોને ચિંતા કરવાની છે આ કંપનીમાં તો પછી મને લાગ્યું મારા ભાગીદાર તો અત્યારે મજા કરતા એ ચિંતા કરતા નથી એ જાણતા નથી એટલે પછી ભાગીદાર વાઈફ ભાગીદાર વાઈફ ભાગીદાર છે મારા ઘરમાંથી એ ભાગીદાર છે છોકરા બધા ભાગીદાર કોઈ ચિંતા કરતું હું એકલો એકલો કરું બધા પાર્ટનર કરશે તારે હું કરીશ મળવા જજો પોતે લીધી માલિક થયા પણ માલકી પણ હું દસ્તાવેજ થતા પેલા થતા કશું નતું આ અસર થાય એક મરઘા હતા ન્યુયોર્કમાં દેખાડે આપણને આ બિલ્ડિંગમાં તો અમારું કે છે અને પછી બીજા કે એ બિલ્ડિંગમાં તો આગ લાગી છે કે અહીં બેઠા બેઠા એને મહિલા આગ લાગે અને બીજા એક માણસ ને બિલ્ડિંગ હતું એને આજે વેચી દીધું અને કાલે આગ લાગી તો આપડે કઈ ભાઈ આગ લાગી છે બિલ્ડિંગમાં તક એનું નથી વિચાર તારું દીધું અક્કલ તો બધી છે પણ ગોઠવ તો આવડે અક્કલ નથી બિલ્ડિંગ ના ખૂણે ખૂણા મમતા હતી પાતીએ પાતીએ મમતા હતી પથ્થરે પથ્થર મમતા હતી પણ વેચી દીધા મમતા કેવી જતી આવડે આખી મમતા નીકળી જાય ભૂખ વધી રે હે મમતા ચી નીકળે કે બીજી ગાડી લઈને આવી બે ગાયો બે એક જૂની હતી તોતેર માં લીધેલી હતી તે પછી રાખી મૂકી છે મને એક નાની મેં લીધી છે ગેરેજ બે છે એક બહાર રાખું છું એક અંદર રાખું શિકાગોમાં થાય અહિયાં છે બીજી જગ્યાએ છે રોડ પર દીધે તમે દંડ અમુક જગ્યાએ થાય અમુક અમુક જગ્યાએ કરવા દે એ ગીચ વસ્તી હોય કેવું છે કેટલા વાગ્યા સમજ આવે તો ફિલ્મ માં તો આગળ જાય ડિસ્ટર્બ કરવું જ પડે નહીં ના કરવું પડે હા તો તે જમવાનું બનાવતા હોય અને કઢી ઘરી ગઈ એમ તો ના કરવું પડે કઢી ઘરી ના કરાવી દેવું પડે ચાલે એટલા પછી કટકટ કરતા કરો એટલે તપ ના કહેવાય કટકટ કર્યા વગર થઈ ગયો એટલે તપ કહેવાય એવું નહીં કરેલું ઘણું કરે એટલે પછી કચ્છ કરાવતા ખાતું છે ને એ તો બસ એ તો ડાયા છે એ તો નમતો કચકચ ના કરે ને <laughs> આમ જઈ હા સુઈ જઈ વૈષ્ણવ હા મેળ ભરે છે જઈને વૈષ્ણવ વાંધો આવતો નથી એક મિત્ર ના હિસાબે થયેલું આપડે લગ્ન ફરી ભૂલ થઈ અને કોણ છે જોવાની નથી તમારી આપણી કોણ ભૂલી જાય છે બરોબર ભૂલાય નહીં આમ ક્યાં સુધી ઇંગ્લિશ ભરેલા કોલેજ પાણી થાય જય આ બધા આવી ગયા લાગે પડી ગયું કે ભૂલાભાઈ બીજા પાછા કોમ ત્યાંથી રહેવાના છે ચલો સિક્કો આપે ચલો સિક્કો છે એમ કે થાકી ગયેલો વાંધો ને ભાઈ લોખંડ નો ટુકડો છે કે આમ લાભ હશે આગળ તે કથણ બોલ હાડકો હાડકો ના થાય બોલ બોલ જેની પર જીત થઈ તેને બીક લાગે શું કહે તેને બીક લાગે જેના પર ભેદ થાય આપડે સિદ્ધાંત આવે ને મહારાજ હતા જઈ ના બેન કે વાત કરું લોકોમાં ટાઈમ બધો શું ટાઈમ નહીં બધો આપણો સાધુ મારા હતા હું જતા ટુકડો હતો તે મારા ના અહીં પડ્યો અહીંયા કે કપડું ધોળું હતું પેલું હા કપડું લાલ ધારવાનું છે મારે જોયું આ શું પડ્યું ક્યાંથી પડ્યું તો ઉપર લાગ્યો પેલું થતો અને જોયું કે નીચે પડી જાય મોતનો ટુકડો ગભરામણ થઈ ગઈ જે શનિ પડતો ને મૌસ મૌસ મૌસ મૌસ તે થઈ ગયો આમાં થવા પછી મને ભેગા થયા મને સાહેબ માફમાં ઠુકડો મારી પડ્યો મારે તો બધા અસાપતા થઈ નિરાતા થઈ ગયું શું થઈ ગયું માફનો ટુકડો થઈ ગયો છે ગભરાય છે આટલું આમ ગભરામણ થાય તો મોત ક્યારે જશે તો આ નાની બાબત ગભરામણ થાય તો મોત ક્યારે જાય તો તહેવાર વાત કોઈ હિંમત લાગે તમે માઉસ માઉસ માઉસ આ હાથ લેવા દો તો મારા માઉસ નો હોય મારું માઉસ કેવાય માઉસ ને તમે જોયેલું નહીં આ માઉસ ને દાદે નહીં જાવ તમે ચાલે મતલબ છે હા ચાલે આવતી આખો દાવ મોંઘું જવું તો એમાં વાડા માણસો તો શું ભણ જ નથી ને લોકો અરે એમને માઉસની ગાડી પાસે વિચાર્યું